તારે ઇગોઇઝમ છોડવાની જરૂર છે તારે ઇગોઇઝમ ક્યારે કહેવાય છે કે તું તારી જાતે જાણતી નથી સેલ્ફ ને તું સેલ્ફ કોણ છું જાણતી નથી ખરેખર નહીં જાણતી ને તું ખરેખર કોણ છું તે જાણતી નથી ને Who I am. નથી જાણતી તારે હા એટલે એટલે આ જે તું નથી ખરેખર તું નથી તો આરોપ કરું છું કે હું કેવી છું